એ આવો આવો મારા નાનકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજુલામાં બેઠા બેઠા જયવેદભાઈ વાર્તા સાંભળે છે એના મમ્મી પપ્પા સાથે આવો આવો જયવેદભાઈ તમે તો રોજ વાર્તા સાંભળો છો ને ભાઈ સાંભળો સાંભળો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો અને આ વાર્તા તમે તમારા ભાઈબંધ ને બેનપણીઓને કહેજો પાછા તો સાંભળો વાર્તાનું નામ છે દુર્જન કાગડો દુર્જન એટલે ખરાબ ખરાબ માણસ આહા ત્યાં દુર્જન કાગડાની વાર્તા છે ભાઈ હો ધ્યાનથી સાંભળજો જયવેદભાઈ એક હતી નદી આ નદીના કિનારે શંકરનું એક મંદિર હતું શંકર ભગવાનનું એ મંદિરની પછવાડે પીપળાનું મોટું ઝાડ એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા કાગડો આ હંસની ખૂબ ઈર્ષા કરે હો એને તો હંસ દીઠોય ગમે નહીં ઉનાળાના દિવસો હતા એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો એણે પોતાના ધનુષ ને બાણ ઝાડના થડના ટેકે મૂક્યા અને એ તો આરામ કરવા ઝાડના છાંયે લાંબો થઈને સૂતો થોડીક વારમાં એ તો ઘસ ઘસાટ ઊંઘી ગયો ભાઈ થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાંયો જતો રહ્યો અને એના મોં ઉપર તડકો આવ્યો ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની દયા આવ્યો મુસાફરના મોં પર તડકો ન આવે એટલા માટે પોતાની પાંખો ફેલાવીને હંસે તો છાંયો કર્યો કાગડાએ આ જોયું કાણી આંખ કરીને કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી તેણે હંસને ફસાવી દેવાનો પેંતરો રચ્યો કાગડો ઉડતો ઉડતો આવ્યો ક્રા ક્રા અને મુસાફર ઉપર ચરકીને નાસી ગયો <laughs> કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી એ તો જાગી ગયો જાગીને એણે ઉપર હંસને બેઠેલો જોયો એને થયું કે આ હંસ જ મારા ઉપર ચરક્યો લાગે છે ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વીંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો તો ભાઈ જયવેદભાઈ આ દુર્જનની સાથે રહેવાથી ખરાબ માણસની સાથે રહેવાથી પરોપકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો હો આવા કાગડાની સાથે રહેવાથી ભલાઈ કરી પણ ભલાઈનું પરિણામ આવું મળ્યું દુર્જનની સાથે રહ્યા એટલે તો ભાઈ જયવેદભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં નદી આવશે પીપળાનું ઝાડ આવશે હંસ આવશે અને આપણે બધા ખૂબ વાર્તા સાંભળશું આવજો